non લો લો કેટલાક અમને કહે છે કે દાદા તમે આશ્રમ કેમ ખોલતા નથી આશ્રમ ખોલો ને દાદા પણ જ્ઞાની પુરુષ આશ્રમનો શ્રમ ના કરે એ તો કોઈની રૂમ મળે તો ત્યાં સત્સંગ કરે ને તે ના મળે તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરે અને આ આશ્રમમાં તો કાયદા જોઈએ રસોડું જોઈએ જાજરું જોઈએ આ બધું જોઈએ ને એનો એ જ સંસાર જોઈએ પાછી ક્યાં આ મુસીબત આશ્રમમાં તો દાળ ભાત રોટલી શાક ખાઈને પડી રહે ઘેર પડી રહે એવું કેટલાક તો ખાઈને પડી રહેવા જ આશ્રમમાં રહે છે આપણને આશ્રમ ના હોય આપણે તો બ્રહ્માંડના ઉપરી એટલે જ્યાં જઈએ ત્યાં બધા જ ગામો આપણાને આપણે ત્યાં સત્સંગમાં નો લો આપણે ત્યાં લો વગરનો લો અક્રમ એટલે નો લો આખા જગતમાં લો વગરની પાર્ટી હોય તો આ દાદાના ફોલોઅર્સ પાસે તેમને કોઈ જગ્યાએ લો ના હોય જગતના લોકો લો વગર રહી જ ના શકે લો વગરનો રહે તે મોક્ષે જાય લો ના હોય તો સહજ થાય લોથી અસહજ થાય લો વગરનો કાયદો એટલે સહજ હોય જેનો એક્સેસ થાય એટલે કે વધારો થાય તેનો અભાવ આવે અને કંટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય ખાંડનો કંટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે ક્યારે લઈ આવું કંટ્રોલ એવી ચીજ છે તે મનને ઉછાળે ચઢાવે તેથી જ અમે કહીએ છીએ કે ડી કંટ્રોલ કરી નાખો બહાર તો કંટ્રોલ કર કર કરે છે તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે મનનો સ્વભાવ એવો છે કે એક્સેસ થાય એટલે એની ઉપર દ્વેષ થાય એવી વસ્તુઓનો શો કંટ્રોલ કરવો ગમતી ચીજ હોય અને ઉપરથી કંટ્રોલ કરે તો ચિત્ત ત્યાં જ જાય એવો ચિત્તનો સ્વભાવ છે આ નાનો બાબો હોય તેને કહીએ કે આ ના લઈશ તો એનું ચિત્ત ત્યાં ચોંટી રહે અને બીજું આપે તો એ ના લે માટે આપી છૂટું તે વ્યવસ્થિતની બહાર કેટલું લઈ લેશે કેટલું ભેલાઈ જશે આપણે અહીં તો કાયદો જ નહીં ને કાયદો એટલે અર્ધ કંટ્રોલ આપણે અહીં કહીએ કે કેમ મોડા આવ્યા ચાર વાગે જ આવી જજો તો મન કંટ્રોલમાં આવ્યું એટલે બગડી જ જાય આ તો કંટ્રોલ ના હોય તો મન કેવું મુક્ત રહે સિમેન્ટનો કંટ્રોલ કરવા ગયા તો ભાવ બત્રીસ રૂપિયા થઈ ગયો આ ઓગણીસો બેતાળીસ પછી કંટ્રોલ આવ્યો તેનાથી લોકોના મન બગડી ગયા અમે કોઈને વળીએ જ નહીં અમે એમ ના કહીએ કે આમ કેમ લાવ્યો ને આમ કેમ કર્યું બધાને વળવું ના પડે એવું જ અમે રાખ્યું છે નો લોઝ કાયદો બાયદો નહીં રસોઈમાં કોઈ તપેલું ઊંધું મૂકે તોય અમે કશું ના બોલીએ એને એની મેળે જ એને એક્સપિરિયન્સ મળશે ને આ વર્લ્ડને એક દાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે સૌથી પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે સરકારને કહીશું કે જોઈ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન આ ઔરંગાબાદમાં સો માણસોનું વગર કાયદે દસ દિવસનું કેવું ચાલે છે કેવું સુંદર ચાલે છે ચા પાણી નાસ્તા બીજે બધે તો કેટલા કાયદા લોઝ પર લોઝ આ તો ગેરકાયદેસર મંડળી કહેવાય કાયદેસરની મંડળીમાં ભગવાન રહેતા નથી અને ગેરકાયદેસરની મંડળીમાં ભગવાન રહે છે ભલેને ચોર હોય પણ ગેરકાયદેસર હોય તો ભગવાન ત્યાં રહે કારણ કે સંપેલા હોય માટે ભગવાન ત્યાં હાજર રહે આ ગેરકાયદેસર મંડળીમાં જેને જેમ ફાવે તેમ બેઠું છે ગેરકાયદામાં દરેક સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે છે ગેરકાયદામાં કુદરતી રીતે જ કાયદા પળાય છે સરકારે કાયદા કર્યા લોકોએ કાયદા કર્યા સમાજે કાયદા કર્યા અને કાયદાની ચુંગલમાં આવી ગયા બધા ધર્મમાં તો કાયદા જ ના હોય કાયદાની ચુંગલમાં આવ્યો તે કાળા કપડાંવાળામાં ફસાયો કાળા કપડાં ઇટસેલ્ફ શું કહે કે અમે તો અપશુકનવાળા છીએ એક દાડો દુનિયાને કાયદા છોડી દેવા પડશે નો કોર્ટ આ કોર્ટોથી જ તો બગડ્યું છે બધું કાળા કપડાં કાયદા એક્સેસ થઈ ગયા એટલે પોઈઝન થઈ ગયું કાયદો રીતનો હોય ને ધર્મમાં તો કાયદો જ ના હોય પરંતુ તું જૈન શાનો તું વૈષ્ણવ શાનો તારું ડેવલપમેન્ટ શાનું જો તું ડફોળ છું તો તારે માટે કાયદાની જરૂર છે અને જો તું ડિવેલપ્ડ છું તો તને કાયદાની જરૂર નથી જૈનને કાયદાની જરૂર જ નથી એને તો મહીથી જ બધા કાયદા દેખાય આપણે કાયદા વગર બધું ચલાવી દીધું ને જેમ જેમ ફાવે તેમ ચાલવા દીધું દરેકને બધી જ છૂટ આપી અમે બધા આડત્રીસ દિવસની જાત્રાએ ગયેલા ત્યાંએ અમારે તો નો લોઝ તે પછી એવું નહીં કે કોઈની જોડે વળવાનું નહીં જેની જોડે લડવું હોય તેની જોડે લડવાની છૂટ તે લડવાની છૂટ આપવી એવું એ નહીં ને ના આપવી એવું એ નહીં તે જો લડે તો અમે જોઈએ પણ રાત્રે પાછા બધા અમારી સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે સામસામાં ડાઘા પડે અને પાછા ધોઈ નાખે આ પ્યોર વિતરાગ માર્ગ છે એટલે અહીં કેશ રોકડા પ્રતિક્રમણ કરવા પડે આમાં પખવાડિક માસિક પ્રતિક્રમણ ના હોય દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ કાયદો હોય તો મોઢે બોલે નહીં ને મહી અંદર લોચા વાળે મહી ગૂંચાયા કરે આપણે ત્યાં તો કાયદો જ નહીં આ અક્રમ જ્ઞાન એવું છે અમારી હાજરી છે ત્યાં સુધી છૂટ આપેલી કે કાયદો બાયદો નહીં આખા જગતમાં બધે સાધુ સંન્યાસી પાસે કાયદા છે તેમાં આમ બેસવું ને તેમ કરવું તે લોઝ તો સંકલ્પ વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે કાયદો એ બંધન છે સંઘમાં નિયમ કરે છે ને નિયમ એ જ બંધન છે એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે યમ એટલે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ અને નિયમ સેકન્ડ સ્ટેન્ડર્ડ ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે કાયદા છે મોક્ષ માટે આની જરૂર નથી મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો દેહને સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે અહીં ધર્મમાં એક પૈસાનો વ્યવહાર ના હોય આરતીના ઘી માટે પૈસા કે પુસ્તકો છપાય તે માટે પૈસો જોઈએ તે અહીં માગવાના ના હોય અને કેવી રીતે પૈસા વગર ચાલે છે તે જ અજાયબી છે જો ધર્મમાં પૈસા ઘાલ્યા તો પેડમાં પડવા જેવું છે એના માટે તો કાયદા જોઈએ ઓફિસ જોઈએ ને પાર વગરની જંજાળ જોઈએ અહીં કાયદો નથી તે બધા કેવા શાંતિથી બેઠા છે અને અપાસરામાં તો વ્યાખ્યાન સાંભળવા આવે તો કાંકરાચાળી કરે ત્યાં કાયદો હોય કે શાંતિ રાખો છતાં કાંકરાચાળી આ દુષ્મકાળના માણસો કાયદા માટે ના હોય એ તો કંટ્રોલ કર્યો કે મન વધારે બગડે અને એક કાયદો પેઠો તો કાયદાની બુકો ગોઠવવી પડે તે નવું કશુંક થયું તો કાયદો કાઢો જૂના પુસ્તકો કાયદાના ઉઘાડો ને તપાસ કરો